ઉપાય બતાવું છે તમે કોણ વાપરશો શું ઉપાય બતાવો વગર જવું જોઈએ ના જવું જોઈએ જવું જોઈએ એક મહિના સુધી એક કાવાઈ કરો અડતાલીસ ની પચાસ ની હે ભગવાન મારી ભગવાન આપણા થયા પ્રમાણે હું વાંકો અને જળ થઈ ગયો છું આ કંઈક મને કંઈક બહાર કાઢો આ દશામાંથી મને બહાર કાઢો એવું મહિના સુધી કરો કોઈ બોલે નહીં ને આ તો આબુદાર માણસો બોલવા તો એકલો બોલીશ કોઈ નહીં કરતા અરે પણ અમે છે આબુ કોની છે આ દુષ્મ કાળમાં કોઈ આવેદન જોયો ગાયો બેઠે આ લોકો કરે ના કરે અઢાર ગાયો ગીરી હોય તો આ લોકો હું માકો જડતી ઉભો રહે નહીં માણસ ના શું ફેર પોતાને પણ કબૂલ કરવી નથી એને ગાયો બેઠી ના બોલે બોલે બોલે માણસ કદાચ ના બોલે શું ફેર છે ગાયો ક્યાં મારી પેલી પકડી લેવાના લોકો બિચારા સાધુ થઈને આવું એટલા માટે તો લોકોમાં એમ થાય ને કે આ લોકો એવું કે છે કે સાધુ થઈને આશું જયારે ગાયો તો કઈ એવું મૂલ્યાંકન કરવાના નથી હા લોકો જુએ ને તો લોકો દીકરી કરીએ ત્યારે મસ્કરીઓ કરે કોઈ એક તો એ તો મારા જતા જેવું દીકરી કરે તો ગાયો પાસે કરો લોકો પાસે કરો લોકો પાસે કરે તો જાય હું શું કરું એવું નથી કેતા પણ લોકો પાસે જો કરીએ તો ટીખડી પણ જાય તો એમ કે વાંકા પણ જાય હા નિયમ પેલા શિષ્યો અને હોય છે બધા એમાં એક અપવાદ અપવાદ નહીં બધા એ હતા અને પછી બીજા તીર્થંકર ના તીર્થ એ તીર્થંકર ના એ બધા છે તે વિચક્ષણ હોય કેવા છે વિચક્ષણ વિચક્ષણ એટલે ગુજરાતી શું થાય અર્થ શું થાય ઓચારા શિયાળ જેવા ચાલાક શિયાળ જેવા હે ચાલાક શિયાળ જેવા ના શિયાળ ગયા તો આત્મજ્ઞ જોનારા ના તરત જ તરત ભારે ભારે એટલે તરત જ પ્રતિક્રમ કરે એટલે સ્કૂટ ઓન ટાઈપ કરે શું કરે બોલો મળે બોલો ને સ્કૂટ ટાઈપ કરે તો જાય નીચે કોઈ થતા છે બાર મિનિટ ભેગા કરીને આપણે અહીંયા બોડી કરીએ ઇન્ફેક્શન કલા ના એટલે રિજેક્શન હતા આના ભગવાન મહાવીરના વસ્ત્ર ને જળ પહેલા તીર્થંકર ના ભોળા ને જળ હતા ભોળા અને જળ આ ઘોરા જળ છે કેવા તમને કહું કેવા ભગવાન બેઠા હોય વિષ્ણુદેવ ભગવાન અને નમસ્કાર સાષ્ટાંગ નમસ્કાર સાષ્ટાંગ એટલે આઠે અડે આઠ અંગ શરીરને અડે એ રીતે નમસ્કાર કરતા હોય ત્યારે કપડા બપડા નો વિલાસ નતો તે નમસ્કાર કરતા હોય પછી ભગવાન કહે હું થોડી વાર લઈને આવું છું ત્યાં એટલે રાતે સાડા આઠ વાગે ભગવાન બહાર નીકળ્યા છે ને થોડી વાર લઈને આવું છું તે બીજા બીજા બીજા જોડેલા રૂમમાં જવાનું છું ત્યારે આ લોકો પછી મારે ભગવાન કે વળ્યું નહીં ચાર પાંચ કલાક એમ કરતા કરતા હવા થઈ ગયું સવારે ભગવાન આવ્યા ને રાજા બેસી રહ્યા કર્યા ભોળા ભોળા બિચારા ભગવાન થઈ ગયા ઊંઘ ઊંઘ્યા કચી નહીં કચી ગયા ભોળા બસ જડ જડ વિચારથી વિચાર્યા વગર ભગવાન આટલા હારું કહ્યું છે એવો વિચાર વિચાર નહીં અને પછી આટલા કેવા છે વાપરે જળ ત્યારે મહાવીર કે છે હા નમસ્કાર કર્યા કરજો હું આવું છું હમણે તે પછી મહાવીર બહાર નીકળ્યા પછી તરત જ નીકળી કે છે દાદા ભગવાન ના શિષ્યો કેવા ખૂબ દાદા ભગવાન ના શિષ્યો કેવા દાદા ભગવાન ના શિષ્યો કેવા આ હું ચક્રમ છું બધા ચક્રમ જ વ્યવહાર વ્યવહારમાં વ્યવહાર વ્યવહાર નિશ્ચયમાં થઈ ગયા કાલ વાકાત હતા જ આવ્યું છે ચક્રમ થી અક્રમ આવ્યું ચક્રમ અને અક્રમ વિક્રમ ગયું ઉત્પન્ન વિક્રમ ની ટોચ પર એટલે આ વેટિંગ કરવામાં થોડું દુકાળું હેડમાં ક્રેક જરા ચાલે જ નાખી દેવું પડે સ્ટોકમાં એટલે વાંકા જડ મારે કેવું પડે હું વાંકો જડ છે તને કઈ નવો માલ નહીં પણ આમાંથી આ નીકળ્યો માલ પણ બહુ ઊંચો માલ નીકળ્યો જબરદસ્ત ઊંચો જે બે કલાકમાં મુક્તિ આપે છે મોક્ષ આપે છે અને લોકોએ જોયું હોય મોક્ષ મોક્ષ ચાખ્યો ને અનુભવ્યો લોકોએ પણ અત્યારે શું કર્યા કોકડે કડક થઈ ગઈ નઈ જતો ને પાછો મારે બહુ ડાવી રહેવું એમને હું મારું શું શું શું નુકસાન થશે તેનું વિચાર નહીં વક્રતા છે જે ગજબની વસ્તુ બની છે શું વસ્તુ છે ક્યારેય પણ પ્રાપ્ત ના થઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે કોઈ પણ છોડી દો થોડા બધા એવું ના કરે પણ અમુક માણસ એવા પાછા બી ખરા બને ને એવાનું ભાગ્ય કાચું પડ્યું હોય ત્યારે બને ને કે જ્ઞાની પુરુષ મળ્યો અને એને સુધારવાનું તો તેને બદલે જતો રહ્યો એ ભાગ્ય કાચું પડતા બને પણ ભાગ્ય બનતા સુધી કાચું ના પડે એના માટે આપણે સાવચેતી રાખીશું અમે બહુ નરમ છોડીએ છીએ અમારી જોડે જરા બાધે નહીં તોય અમે લડતો કરીએ છીએ જતો રહે નથી એનો પોતાને નથી એટલે હાથી હાથી હાથી બાળ જે બાળકો જોડે કામ કરે ને એ બાળકો જોડે કામ કરવું પડે તમે ખબર પડે ને ચાલુ કરે ચાલુ થઈ ગયું અનુભવ નહીં એટલે ખબર ના પડે જેમ ભક્તિ ચૂકો વધારે તેમ ચિંતા ઉપાધિ બહુ કાઉન્ટર વેટ છે આ બાજુ આ બાજુ ચૂકો ની બાજુ આ એની માવજત કરવાની માવજત નહીં કરવાની આવી પોન્ચે વખત રાખો તો માવજત કરવી પડે સુખ આવતું હોય ત્યાં છે કોણ તમે આત્મા ભરો અહીંયા જ્ઞાન આપ્યું ને આત્મા ભરો બીજો કોઈ સુખી ના હોય આ સનાતન સુખ પેલું કલ્પિત સુખ કેવું ભૌતિક સુખ કલ્પિત સુખ કલ્પનામાં આવે સુખ નહીં ના જ લાગે ચિંતામાં આનંદ બ્રહ્માંડ છે આનંદ બ્રહ્માંડ નથી પણ અમુક જ ગલતીમાં છે ઈશ્વરની શક્તિ અવતારમાં અવતારવાની શક્તિ દેવમાં દેવો દેવની શક્તિ મનુષ્યમાં મનુષ્યની શક્તિ જીવ માત્રમાં આક્રમ સાચો હશે પેલો આ મનુષ્યમાં એટલી જ કર્મ બંધાવે કોઈ કઈ કર્મ બંધવાની જગ્યા નથી આ ગાયો ભેંસો બધું દેખાય છે એનું કર્મ બંધાય નહીં કૂકને મારી નાખે વાઘ વાઘ બકરીને મારે અને કર્મ બંધાય નહીં છૂટાય નહીં ને વાઘ ને બકરી ને કર્મ બંધાય નહીં તો પછી એમનાથી છૂટાય નહીં ને ના એ છૂટે છે વાઘ બકરી ખાઈ જાય છે અને બકરી ખવાઈ જાય છે એટલે એવું છૂટે છે એ કર્મથી છૂટી ગયા એ બધા છૂટવા હાલ ગયા છે બંધેલા બંધેલા એટલે શું એને દેવું થઈ ગયું કે દેવું વારવા મરચા ગયા છે દેવું વરી જશે અને ઊંચી ગતિમાં જાય છે તે જમા રકમ થઈ ગઈ તે જમા ભોગવીને પૂરું ભોગવી દે છે રકમ પછી આવશે એટલે વાઘ ને ખાય છે બે છૂટે છે બકરી એ છૂટે છે વાઘે છૂટે બિલાડી ને ખાય છે ઉંદર છૂટે છે ને બિલાડી બે છૂટે છે હિસાબે કોઈ ખૂન કરે તો ખૂન કરનાર ને ખૂની બે છૂટે ના માણસ નહીં માણસ માણસ એટલા બંધાય માણસ જે ક્રિયા કરે એની બંધાય એક માણસો એકલા જ કર્મ બાંધી શકે છે બીજા કોઈ બાંધી શકતા નથી દેવ દેવ લોકો બાંધી શકતા નથી દેવ લોકો છૂટા કરે છે ભોગવીને છૂટા થાય ભોગવીને છૂટા થાય આ છૂટા થાય છે ને બંધાય બે થાય છે ભોગવે છે પાછા કર ભોગવે છે અને નવા પાછો ઉભો કરે આ જાનવર બાંધવ પાછલા કર ભોગવવાનું એટલું છે એટલે ગાયો કઈ મંસાહાર ના કરે છે એને ફૂલ બંધાય નહીં અને પેલા મંસાહાર કરે છે પાપ બંધાય ચાલ્યા કરે છે ફૂલ પાપ કરનારો હોય તો આ એટલા આ નિરાશ લીધો નિરાશ લીધો જોયા તમે જો ને જગ્યા બેહવા લીધી તારે એક જગ્યા પર ચડી બેઠેલું બીજો તો ચડી કેટલા હેરાન કરે છે હા ક્વોલિટી વિરાસી અને એમાં કર્મ બોધે છે ખરાબ કર્મ બોધે પોતાનું હોય ખાવું પીવું અને ભગવાન કઈ ના નથી પાડી દીધું ના ભોગવું છે એવું કહ્યું રીતે ભોગવો પણ તમારા હકના હકની બહાર નહીં હકની ગયા સારું બધું અને આ જાનવરો તો તમારા ખેતરમાં ખાઈ જાય તો એનો વધારે નહીં ખાઈ ગયું તમે લાગવા મારો ખરા લાગવા આવ્યું શું કેવું નથી સમજાય લોકો મુક્તાત્મા તરીકે માનતા આવ્યા છે હાલમાં તેમની હાજરી દેતી નથી તો તેમના મુક્તાત્મા તેમના મુમુક્તને પ્રેરણા બળ આપી શકે ખરો કે પરમાનંદની થઈ ગયા હોવાથી આ પ્રકરણનો અંત આવી જાય છે આવું પછી તેની યાદ બધા લોકો માને એ સંત પુરુષો થઈ જાય સંત પુરુષો એને પુણ્ય કર્મ ત્યાં છે કઈ સારી ગતિમાં જ આવ્યા દેવ એને લોકોના હિતને માટે જ કામ કર્યું છે કોના માટે કર્યું છે લોકોના હિત હવે મુક્ત ક્યારે થાય કે જ્ઞાન થાય જનક વિજય જેવું રામચંદ્રજી જેવું કૃષ્ણ જેવું કાર થાય મુક્ત થાય મુક્ત તો હેરી વસ્તુ છે લાખો અવતાર થશે મુક્ત હેરી વસ્તુ મોટા માણસ મોટા સંતો દેવગતિમાં સારા વૈભવ ભોગવશે ફરી પાછા આવીને અહીં આવશે ફરી પાછા આવા કામ કરશે આગળ વધતા જશે પહેલી વસ્તુ નથી પ્રેરણા બળ આપી શકે એમના મુક્તાત્મા મુક્તાત્મા તો હોય તો પ્રેરણા આપે જ નહીં મુક્તા થઈ ગયા પણ એ છે માટે પ્રેરણા આપી અહીં છે કોઈ જાય ખબર ને આ અંત આવી જાય છે જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી પેલું મળે જ નહીં એમ જો પરમાનંદી થઈ ગયા હોય તો પછી પ્રેરણા મળે જ નહીં ને પરમાનંદી પરમાનંદી થવું જરૂર નથી આ કાળમાં પચીસો વર્ષમાં બે માણસ આ પતિ છે છેલ્લા પતિ એ હેલી વસ્તુ નથી આ તો બધા આપણે લોકો પોતાના ગુરુ દરેક એમ છે અમારા અરવિંદ આવાતા ફણ આવાતા ફણ આવાતા રામકૃષ્ણ હું આવાતા છે પણ એ અવહોની ભાષા બાળકો બાળકો એમ કહે બાળકે કહીએ કે એટલે બીજો જોયો તો ત્યાં કેવડો મોટો હતો જો હા આવડો મોટો દરિયો આવું કોઈ કે બોલવાનો અધિકાર નથી મુક્ત છું છું એવું બોલવાનો અધિકાર બે થયા પરમાનંદી કયા બે એ બે બોલા નામ દેવાનું નામ દેવા છે અંધારું એકાગ્રતા સાધવા માટે જરૂર છે અજ્ઞાનતા પણ આત્માની સાધના માટે ઉપયોગી થઈ ના શકે હા અજ્ઞાન થતી આત્માની સાધના થાય છે અજ્ઞાન થી પાપ વધે છે અને પાપ વધે છે ત્યાંના મનના ફરે છે કે આવે હા મોક્ષે જવું છે પાપ જ ના બધે હોય ને તો ભાવ જ ના ફરે એટલે અજ્ઞાનતા બહુ જરૂર જે મોક્ષે ગયેલા ને તે નરકે જાય તો આ બધું મોક્ષે જાય એમ જાય નહીં અહીંથી લડકે જાય ત્યારે એ પછી નક્કી કરે કે આવો ફરી આવું તો બધું કરવું નથી એટલે આ બધા મોટા મોટા માણસો બધા નડકે જાય અને આ બધા આપણા સંતોષ વિચાર નર્ક જોવા નહીં નર્કમાં જોવા નહીં નહીં બધી બધા આવે આવે કારણ કે ઈશ્વરી સદના માત્ર એકબીજાને મદદગાર ઈશ્વર સદના મદદગાર નથી પણ કર્મને કર્મથી બંધેલા છે એટલે મદદગાર જેવું જ કહેવાય મદદગાર જેવું કહેવાય એટલે મા મા છોકરાને દવડાવે છે કે છોકરામાં ભગવાન રહેલા હોવાથી એ મા બાપને ખાવાનું મળે છે મંસાહાર કરતા હોય તો એમને મળી આવે કારણ છોકરામાં ભગવાન હોય છે એને છોકરાને મોટું કરે છે એટલે એટલું એટલું કામ ભગવાનનું કરે છે તો એમને ખાવા મળે હવે પછી મોંચાર કરતા આવે દરિયામાં નાખે પહોંચતું બધું કરી આવે એટલે ખોટું કરે તે ઉપર જોવાનું નથી એ શું સારું કરે છે એ જોવાનું છે છોકરા મોટો કરે ને આ છોકરા બહુ કરતા હોય છતાં ભગવાન ગુણ માને શું કહે છે નામ સ્મરણથી તમામ રિદ્ધિ સિદ્ધિ મળે છે તેવા સાચી છે નામ સ્મરણથી રિદ્ધિ સિદ્ધિ ના મળે થોડી થોડી રિદ્ધિ મળી જાય સિદ્ધિ તો હોય નહીં પણ થોડી થોડી સિદ્ધિ એટલે શું કે નામ સ્મરણ કરે એટલો વખત સંસારમાં કોઈનું નુકસાન કરતો અટક્યો કોઈની નિંદા કરતો અટક્યો કે કોઈનું નુકસાન કરતો અટક્યો એટલે એટલો કદાચ કયો અને નામ થોડું એકાગ્રતા રહે એકાગ્રતા રહે એટલે શાંતિ આનંદ પણ અને એટલે એને થોડું લાભ પુણ્ય બંધાય પુણ્યથી રીતિ એટલે શું સંસારમાં આપણી જરૂરિયાતો વધવા માંડી એમને વૃદ્ધિ આપણી જરૂરિયાતો આપણે હોય જરૂરિયાત છે એના કરતાં વધે એમ વૃદ્ધિ કહેવાય શું કહેવાય આપણે ને તો આ કોઈ મોટો માણસની બહુ જરૂરિયાત તો બહુ બધેલું હોય લોકોને જમાડે કરે હા તેને મદદ કરે એને વૃદ્ધિ કહેવાય અને સિદ્ધિ એ વસ્તુ જુદી સિદ્ધિ શેનાથી મળે સિદ્ધિ તો આ યોગ્ય બધી પ્રાપ્ત કરી શકે વટાવવાની સિદ્ધિ અને જ્ઞાનીઓની સિદ્ધિ હોય વટાવે સિદ્ધિ બહુ મોટી હોય જ્ઞાની પણ એ વટાવે યોગ્ય વટાઈ ખાય યોગ્યની સિદ્ધિ ઊભી થાય કારણ કે યોગ કરી અને બીજા વસ્તુ જતા નથી આ યોગ કરીને એનો લાભ એનો સિદ્ધિ ઉત્પન્ન થાય વતન સિદ્ધિ ઊભી થાય બીજી સિદ્ધિ ઊભી થાય શું આમાં મનને મનને કોઈક દે તો એ બધી ઘણી ઘણી ચીજો ઊભી સ્થિર કરવા શું સાધન કરવું પડે જ્ઞાનને સ્થિર કરવા માટે શું સાધન કરવું પડે સાધન કરવાનું ના હોય જ્ઞાનને સ્થિર કરવા સમજવાની પડે કરવું પડે તો સ્થિર ના થાય કરવું પડે તો સહજતાથી સ્થિર ના થાય સમજવું પડે તો સ્થિર થાય પછી આત્માનો પરોક્ષ અને અપરોક્ષ કશું કેવી રીતે થાય આત્માના અપરોક્ષ દર્શન તમે કર્યા છે પણ હવે તે નથી જ્યારે દર્શન જોડે અહીંયા આવો જાઓ તો એ વાત સમજાય છે અહીં અહિંસા ધર્મ કેવો અને હિંસા એ આત્માનો વિભાવ છે પણ ખરેખર સ્વભાવ નથી આ ભાઈ અંદર કાયદો માટે રહેનાર સ્વભાવ નો આ કારણ કે એવું તો ગણવા છે બધા બહુ સ્વભાવ હોય બધા ધંધો છે તે ત્યારે અહિંસામય વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગતો હોય વધુ સમય ઘણો સમય થાય તો ના પ્રચાર થાય કોઈ બરો કારણ સ્વભાવથી જે સંસાર એટલે શું હિંસાત્મક જ્વલન એને ના દેખાય તો હિન્દુસ્તાનમાં થોડું હિંસા પાડવાનું તૈયાર થાય હિંસા સમજે જ નહીં ને એ લોકો કાયદો કરુણા ને કતલ આ ત્રણેય સાથે ચાલે ચાલે ત્યારે અંધાર સુધી બધું ફેલાય કે ઓછી થાય કરુણા ને કતલ બે હાથે ના હોય જોડે કરુણા ને કતલ બે હાથે હોય નહીં અને કરુણા માં હોય નહીં કરુણા બે હોય કરુણા આ કતલ થઈ તે મોટા મોટી અંદાજ છે આજની આ રાજકીય પરિસ્થિતિ છે દેશની એ આના અનુરૂપ બની ગઈ છે આજની જે રાજકીય પરિસ્થિતિ છે દેશની કે આના અનુરૂપ થઈ ગઈ શકે છે રાજકીય પરિસ્થિતિ આજની દેશની એક બાજુ અહિંસાની વાત કરે અને એક બાજુ લશ્કર રાખે ને ગોળીબાર કરે છે કે છે રાજકીય વ્યવસ્થા છે કોને ગોળીબાર કરે છે આ લોકો કઈ ટોળા ઉપર ગોળીબાર કરે ને પોલીસો એક બાજુ ગોળીબાર કરે છે એક બાજુ અહિંસા સરકાર કરવાનું કે છે એક બાજુ લશ્કર રાખે છે કે છે હા પણ એકલી અહિંસા કોને કહેવાય એકલી અહિંસા એકલી અહિંસા તો અહીં રખાય છે ગોળી બાજુ જોઈએ એકલી અહિંસા તો અહીં કરીએ ને તો પોલીસ ફળ ઉઠાવી દેવા પડે પ્રભાકરભાઈ પૂછે છે કે ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે ગોળીબાર સરકાર અહિંસક માણસો ઉપર કરે છે અહિંસક માણસો માણસ ગોળીબાર થાય નહીં કોઈ કરવો હોય તો અહિંસક જે નહીં તો એ પેલાના અડે નહીં આ તો હિંસકો ન જ અડે છે એનો સ્વભાવ છે દરેક વસ્તુનો એટલે આ ગોળીઓ એક બાજુ હોય એક બાજુ હિંસા અહિંસા રહી શકે નહીં તો હિંસા આ ડાબી ડૂબી રાખવી પડે છે કેવી પરાણે પરાવી પડે છે નહીં તો આ સંસારમાં ડૂટી જાય મારી નાખે એ ઘણી વાર જો છૂટું મૂકવામાં આવે ને આ તો આપણે તો આખો ગોળી ખવાના છે નહીં તો અહીં બેવાય નહીં બીજા લોટા ઉડી જાય હારા હારા ચેટિયા હું કદાચ ના લોટા ઉડી જાય કારણ કે એક કયું છે મન બગડી ગયેલું છે જાત જાતના નહીં થઈ ગયા છે એટલે શું ના કરે સર જોકે આના કાયદો આ કાળ ફેરવે તેને સારો હવે કાળ ફેરવી રહ્યું છે અને બહુ સરસ તમે કાળ જોશો તમે જાતે ખૂબ જોશો બધું સરકાર તો થઈ નિમિત્ત છે સરકાર તો આપણું પ્રતિક છે સરકાર જે ગુનેગાર નથી આપણે ગુનેગાર આપણું પ્રતિક આપણા હરિસાબ જોઈએ તેમાં બેડો હરિસાબ બેઠા રહેલા તે દેખાય છે કે આપણે બેડર છે હા આપણું બેડર પણ છે ગવર્મેન્ટ એવી આવે ખરેખર આવે ગવર્મેન્ટ આખી દુનિયા ખુશ જાય પણ આપણે બેઠો લોકો છે હા એટલે આ ભાઈને ઇન્દ્રિયન હાથી હોત પહેલેથી અને કામરાજ કામરાજ ના મળ્યા હોત કામરાજે જો દવા ના રાખી હોત તો આ ભાઈ આખા વર્ગનું કલ્યાણ કરી નાખે તો કામરાજે દવા નાખી ત્યારથી ઝેરી થઈ ગઈ કામરાજ દવા નાખી દવા હું ક્વીન પેલી ચંપે ચડી પછી બરોબર આપણી રીત ખાનદાર કરી હતી છોકરી ત્યારે જો હાથ હાથ ને તો બધું રાખે પડે પણ જો કાગડા જે ગોળીબાર કરી દવામાં તેથી આ બેઠા બેઠી અને આપણા આપણા જ મોકા એને શું કાબરા વાંકા જાબરા કોરા જ આપણે તારું આરી આવે ને આપણે ઘેર ખોટ ખોટી કેમ આવે ટકા આપણે વાંકા કહે બધું આપણે આપણે ચોખ્ખા તો બધું જ ચોખ્ખું તમે જે માગો એ મળે ચોખ્ખા આપણે ગાંધી સાહિત્ય આજે જૂનું થઈ ગયેલું નથી લાગતું એટલે ગયું ગાંધી સાહિત્ય આજ ગયું વાહ એટલું સારું થયું ભય ટૂંક્યું રહી ગઈ છે આપણે એવું પહેરતા નથી પણ આ મહારાષ્ટ્રમાં તો બધા ભોય હોય ટકા ધોવાઈ ચૂકી મજૂરો મજૂરો બધા ધોવાઈ ચૂકી એ ધોઈ ચૂકી ના હોતા જતા પણ બીજું બધું થાય તો ઉડી ગયા લોકો ખાઈ ગયા વગાડી ગયા <laughs> વગાડી ગયા તો કુદરત ઊંચે કુદરત ઊંચે રહી છે જોઈએ તો પણ અહીંયા આવજો માટે પાછળ ઊંચા પાડતા હતા તો એમનું ખૂન કેમ થયું અહિંસક કોને કહેવાય છે કે કોઈના કશામાં હાથ ગાલ્યો નહીં એનું એકને કહે છે આપો આ નટારા છે ભલે નટારા હોય તો વધારે આપો એમ કે એટલે આ વાળું પછવાને ખોટું લાગે કે કેમ મારી નાખવાના આપણને ખાઈ જવાના છે એટલે પેલા પાકિસ્તાન વાળાનું વધારે આપવાનું કહ્યું નહીં તેનો આ આ ઉપર વિચારી તે હિંસા કહેવાય એમાં પડાય નહીં આ ન્યાય જ ના કરાય અહિંસક જે છે તે ન્યાય જ ના કરાય ન્યાય કરે છે તે અહિંસા એટલે આ વધારે પડ્યું ને તેનું આ એમના પર બીજું આ થયું હતું બાકી એ તો શેના માટે કહ્યું કે જો તમે સંપૂર્ણ અહિંસા પાડો તમારી પર કોઈ ગોળી બોલી શકે એમ નથી સંપૂર્ણ આ સંપૂર્ણ અહિંસા એટલે બોલાય પણ નહીં મળે અને બોલો તો અમુક શબ્દ બોલાય બીજા શબ્દ ના બોલાય કોના વચ્ચે પડાય નહીં બે પાર્ટી વચ્ચે બે પાર્ટી વચ્ચે પડાય એટલે એક હિંસા થઈ થોડી ગઈ થાય ક્યાં થાય આ ગાંધીજી ઈરાદો સારો હતો કે અમને આ ખકરા થોડો નથી એટલે આપણા આપણા રિવાજ પ્રમાણે હતો આપણો શું રિવાજ હતો ઘરેથી કે ડાયાને રમ આપવાનું ગાળાને ગામ આપવું ગોમ આપીએ ને તો બધું કસાય કાયમ જીવવા દે આપણને જીવવા ના દે આ એક એ ન્યાય કરવા ગયા પણ આ ન્યાય આપણા હિન્દુઓ સહન કરે ને ગોળાને ગોમ આપવાનું કે નહીં આપવું અમારે હવે ગોળાથી આવો અમે આ ન્યાયથી પગલા ગયા કે ડાયન ગમ અને ગોળાન ગમ એમ પૂછે છે કે જીવાત્માને સ્વર્ગમાં રહેવું સારું કે પૃથ્વી ઉપર પૃથ્વી પર રહેવું સારું સ્વર્ગ વાળા પૃથ્વી પર આવવા માટે પણ પૃથ્વીમાં કાયમ રહેવાનો મુકામ કરવો છે સારું સારું હોય જો સારું હોય ત્યાં તો મુકામ ઈચ્છે જ ને માણસ જ્યાં સારું હોય ત્યાં માણસ મુકામ ઈચ્છે જ ને હા અહીં આગળ સારું છે પણ ક્યાં જવું છે નક્કી કરવું જોઈએ જો અહીં આગળ વેપાર ચાલે છે પુણ્ય રૂપિયા પાપ નું કઈ સારું થાય તો પુણ્ય બંધાય કઈ ખોટું થાય તો પાપ બંધાય તમારે જો સુખ જોઈતું હોય તો જી માત્ર ને સુખ આપો જી માત્ર એટલે શું તમારે તો છોડવા હોય ગુલાબના જેને તો પાણી આપો ગુલાબ જી માત્ર ને સુખ આપો તમારે સુખ આવશે અગિયાર અગિયાર બેઠા તમારે સુખ કમાવા ના હોય તો લોકો સુખ ને કમાવા નીકળ્યા શું થયું કમાવા એટલે તમારે સુખ જોઈતું સુખ આપો અને દુઃખ જોઈતું દુઃખ આપો તો તમારે તો દુઃખ આપનારા કોઈ હોય જે ખરા એમને દુઃખ જોઈએ છીએ અને આપણી પણ આવે છે દુઃખ તે આપેલું છે તે આવ્યું છે માટે ડર છે તે વેપાર ચોખ્ખો કરો હવે કહ્યું શું નામ તમારું ભૈલાલભાઈ ભૈલાલભાઈ ભૈલાલભાઈ ખરેખર દોડાવી છે ખરેખર ના નામ તમારું નામ પાડ્યું નામ તમે કોણ વાઘ આવે તો હું બીવું તો ખરો જ ને ભય તો છે મને કોઈ વાઘ સામો આવે તું તો બીવું તો ખરો જ ને કહે હા ભાઈ એમ શું પૂછે દાદા ત્યાંથી તમે ખરેખર ભાઈ ભાઈ છે તમારું નામ કયું નામ પાડેલું કયું પાડેલું હે નામ ને તો તમે આવેલું નહીં કોકે પાડી દઉં એ તો માની દીધું મારું નામ ભૈરાજી મારી બેટી છે તો બીજી બધા જુદા ને એ મારું નામ ભૈરાજી ભૈરાજી બધા જુદા મારું નામ ક્યાં છે ને બે અલગ અલગ થયા તમે જુદા છો તમે તમારી જાતની ઓળખ નથી હું કોણ કે જાણતા નથી એટલે આપણે પેલા એટલે ગોળાગાડી ના હોય તો હાડી નહીં એટલે કરીએ છે ને જો સમજી ગયા ગ્રેજ્યુએટ કરો ને ગ્રેજ્યુએટ મને એવું સમજાય છે કે વેદની વેદના વેદે છે તે અંદર જે વેદક છે તે વેદે છે અને વેદકને હવે જાણીએ છીએ એ એટલે જાણનાર જ્ઞાતા દ્રષ્ટા જે છે તે વેદક વેદકને વેદના થાય છે વેદક ને વેદના થાય છે તે જાણે છે અને વેદક વેદે છે અને ની અંદર તો પોતે જ વેદક છે ક્રમિક ની અંદર તો આત્મા પોતે જ વેદક છે ક્રમિકમાં ક્રમિકમાં ક્રમિકમાં ક્રમિકમાં તો આત્મા પોતે વેદક છે અક્રમ ની અંદર દાદા આપણે એવું કરી આપ્યું કે વેદક ને પણ જાણે છે એ છે તે પ્રજ્ઞા છે તે વેદક ને પણ જાણે અને આ વેદક છે તે વેદના વેદે છે વેદક એટલે અહંકાર કહો અહંકાર બધું આવી ગયો મારે છે મને પડે છે એટલે એ વેદ છે એ નિવેદક કહેવાય કેટલી વેદક કહેવાય મને પડે છે વેદ કરેલું માને છે વેદેલો

હું અહીંયા બધા છોકરાઓ પ્રસાદ આપું છું કે પ્રેમથી પ્રસાદ આપો એને દુઃખ લાગતું નથી હા અને સહેજ જ એ કરી સહેજ આપો મોડું બગાડીને તેને અસર થાય છે એનું કારણ કે એમાં અહંકાર ભરેલો છે અહંકાર ભરેલો હા પેલા પ્રેમમાં માર ખાનાર ને અહંકાર નથી ભરેલો ને એમાં એના અહંકાર નહીં ભરેલો મારનાર અહંકાર ની વસ્તી જ નથી ત્યાં એટલે સારું લાગે એટલે આ અમે તો ભરીએ વેદકમાં આપણે વેદકમાં તો બહુ દુઃખ થાય એટલે જો ગાયક રહેવાય તો દુઃખ બિલકુલ બહુ ઓછું થઈ જાય જેમ પેલું પ્રેમનું મારવાનું એવું થાય જાણવા મળે તો બરોબર એટલે દાદા આત્માના સ્વરૂપની અંદર તો વસ્તુઓ બધી ઝડકે છે ને આમ આત્માનું જે સ્વરૂપ છે દર્પણની માફક દર્પણ કંઈ બહાર આવતું નથી જોવા માટે દર્પણની અંદર દ્રશ્યો બધા ઝડકે છે આમ ઝડકે છે એ જુદું છે જી પણ આ તો નાયક એટલે અત્યારે જ્ઞાયકતા કોની છે તે પેલા પ્રજ્ઞાશક્તિની છે પ્રજ્ઞાશક્તિની છે હા કારણ કે કાર્ય કાર્યકારી છે કાર્યકારી મૂળ આત્મા કાર્યકારી શક્તિ ના હોય આ સંસાર છે તો સુધી કાર્ય કરી શકતી પ્રજ્ઞા પ્રજ્ઞા એ પ્રજ્ઞાથી કામ એ પ્રજ્ઞા બધા કાર્ય પૂરો કરી આ ટોપી પછી મોક્ષે જાય <coughs> એટલે મોક્ષ ના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે દરવાજા સુધી નહીં મોક્ષ માં જે સુધી આવી જવાનું છે સુધી બેસાડી દેવા હા પૂર્ણાહુતિ કર્યા નરે પ્રજ્ઞા હા આ સંસાર નારી અજ્ઞા શક્તિ એ અજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા શક્તિ આ બાજુ એટલે દાદા સંસાર ની અંદર મદદ બુદ્ધિ કરતી હતી સંસાર ની અંદર મદદ બુદ્ધિ કરતી હતી બુદ્ધિ સંસારમાં મદદ કરતી હતી એવી રીતે આ મોક્ષ માર્ગની અંદર હવે બુદ્ધિ નહીં હોવાથી પ્રજ્ઞા મદદ કરે પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા એટલે આત્માનો ડાયરેક્ટ પ્રકાશ અજ્ઞાનો અજ્ઞા શબ્દનો અર્થ જ બુદ્ધિ અજ્ઞા નો અર્થ જ બુદ્ધિ અર્થ જ બુદ્ધિ જે પ્રજ્ઞા નથી પણ અજ્ઞા છે ન્યાય તે કરો કારણ ભગવાન એને અજ્ઞાન સાથી કહ્યું કે જ્ઞાન તો છે પણ મોક્ષમાં મોક્ષમાં ના લઈ જાય એ જ્ઞાન મોક્ષમાં ના લઈ જાય જ્ઞાન તો છે જ અજ્ઞાન એક પ્રકારનું જ્ઞાન છે કે જ્ઞાન છે પણ મોક્ષમાં વિશેષ જ્ઞાન છે મોક્ષને કામનું નથી એ જ્ઞાન મોક્ષના માટે એને અજ્ઞાન થયું છે આ અપેક્ષા એને અજ્ઞાન અજ્ઞાન કહેવાય ને આપણા બધા કે અજ્ઞાન કહેવાય અજ્ઞાન કહેવાય નહીં બરોબર પણ આ મોક્ષની અપેક્ષા મોક્ષ હેતુના માટે આ જ્ઞાન મોક્ષ હેતુના માટે આ જ્ઞાન છે એ બુદ્ધિ ને અજ્ઞાન નો જ ગાલી બુદ્ધિ ને અજ્ઞાન એ સુમતી જી તેને તેને જ્ઞાન નો ગાલી સુમતી ને જ્ઞાન માં અને કુમતી ને અજ્ઞાન માં ગાલી સુમતી એટલે આત્મા સંબંધ સમજણ બુદ્ધિ આત્માને જાણવા સંબંધી બુદ્ધિ મસ્તી જ્ઞાન એટલે તૃત સાંભળ્યું કે તૃત જ્ઞાન વાંચ્યું બે રીતે તૃત જ્ઞાન ઉત્પન્ન થાય સાંભળવાથી અને વાંચવાથી હવે તૃત જ્ઞાન તમને થયું એ જ્ઞાન તેમ તેમ રહે નહીં હા પછી પ્રત્યક્ષણ થઈ અને મતી રીતે સ્થિર થાય મતી રીતે એમાંથી મતીને સ્થિર થઈ જાય જે સૂચક જ્ઞાન છે એ જ્ઞાનમાં ટ્રાન્સફર ટ્રાન્સફોર્મેશન ફરી ફરી એ બીજાને જયારે વાત કરી એનું મતિ જ્ઞાન પેલાનું પેલાનું શ્રુત જ્ઞાન અહીંનું મતિ જ્ઞાન ત્યાં શ્રુત થાય ત્યાં ઠરે તો પછી એટલે આમ કરતો કરતો મતિ વધતી જતી મતિ જ્ઞાન સૂત જ્ઞાન જ મોક્ષ નું કારણ છે અધિકારીને મને કરીને મોક્ષને કશું લેવા દેવાનું નથી હા આ સો ટકા થાય તો કેવું ના થાય જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન તો દાદા હા શ્રુત કેવલી જે કહે છે તે કોણ શ્રુત કેવલી જે કે છે જેને આ તમામ શાસ્ત્રોનું જે રહસ્ય હું જે રહા કે આજી એક કોતાર બધું આવી ગયું શું થઈ ગયું તમામ શાસ્ત્રોનો રહસ્ય આવી ગયું હા બધું પીટ થઈ ગયું આ ઇસ મુકલી ઇસ મુકલી ચાલો હા કે આશ્રુ તો કેવળ ઈ જે છે એ સંપૂર્ણ જે કેવળ જ્ઞાન છે તેની પાતે કે કે તરા અડી દૂર પાતે આની બાકી ઘણો હજુ ઘણો બાકી છે મુક લે એટલે એસી ટકા